પ્રકૃતિની વિભાવિકતા પ્રકૃતિ વિભાવિક થઈ જાય છે તે જ્યારે ગાંઠો વધારે ફૂટે તેથી શું એમ બને છે હા પણ એને એવિડન્સ ભેગો થાય છે તેથી જ માણસને ચક્કર આવે ત્યારે પડી ના જાય પણ વધારે પડતા ચક્કરનો એવિડન્સ આવી જાય તો તે પડીએ જાય જ્ઞાન પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પાંચ કલાક લેટ છે તે તમે તેટલી રાહ જુઓ પછી ખબર પડે કે હજી અડધો કલાક વધારે લેટ છે એટલે તમે અડધો કલાક વધારે બેસો પછી વળી ખબર પડે કે હજી અડધો કલાક લેટ છે તો શી અસર થાય તમને મય કંટાળો આવે ને ગાળો દઈ દઉં આ રેલવેવાળાઓને જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ વ્યવસ્થિત છે અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપોએ રચનાર નથી અને તે વ્યવસ્થિત છે આટલું આપણે બોલ્યા એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું પ્રકૃતિ અનાદિકાળથી અસહજ કરે છે તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે તો જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની રિલેટિવમાં ડખો ગયો એટલે આત્મા સહજ થાય એટલે શું કે પોતે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ પદમાં રહે આ જ્ઞાન હાજર હોય એટલે ટ્રેન અડધો અડધો કલાક કરતાં આખી રાત કાઢેને તોય આપણને શો વાંધો આવે અને અજ્ઞાની તો અડધા કલાકમાં કેટલીય ગાળો આપે એ ગાળો શું ટ્રેનને પહોંચવાની છે ગાર્ડને પહોંચવાની છે ના એ કાદવ તો પોતાને જ ઉડાડે છે જ્ઞાન હોય તો મુશ્કેલીમાં મુશ્કેલીને જુએ અને છૂટમાં છૂટને જુએ એનું નામ જ સહજ આત્મા આ અમારું જ્ઞાન એવું આપ્યું છે કે સહેજે કંટાળો ના આવે ફાંસીએ ચડવાનું હોય તો એ વાંધો ના આવે ફાંસીએ ચડવાનું છે એ તો વ્યવસ્થિત છે અને રડીને ચડવાનું તો છે જ તો પછી હસીને શા માટે ના ચડીએ